ત્રીસમો શ્લોક હા કરો રાજા કાલના પ્રસંગમાં એક ખાલી એક લાઈનનું પૂછવાનું રહી ગયું અઠ્યાવીસ ઓગણત્રીસ શ્લોકમાં છે ને એક વાક્ય એમ આવે છે કે આ જે પ્રથમ અધિકારમાં આ પ્રમાણે કહ્યું અને પછી એક વાક્ય એમાં કે આ જે મધ્યમ અધિકારમાં અને ઉત્તમ અધિકારમાં જુદા પ્રકારના કહેવાના છે એટલે આમાં નથી કીધા અને પછી આવશે એવું છે એવું છે ને હા આગળનો શ્લોક જોવો આવશે હા બોલો બોલો હા જીજી ગઈકાલના શ્લોકમાં મારે પણ જે પૂછવાનું છે અઠ્ઠાવીસ ઓગણત્રીસ શ્લોક છે ને એનું જે કે વેદ સાંખ્ય યોગ પશુપતિ અને વૈષ્ણવ નામના બધા પાંચ શાસ્ત્રો મુખ્ય છે એમાં પશુપતિ શાસ્ત્ર કયું છે એ નહીં સમજાયું છે અને બીજું એની આગળ એમ લખેલું છે કે આ પાંચ શાસ્ત્રો મુખ્ય છે અને ધર્મશાસ્ત્ર બધાનું અંગ થયે છે આ પાંચ શાસ્ત્રો પછી ધર્મશાસ્ત્ર થી શું લેવાનું એ રીતે સ્મૃતિ હા હાજી અને પશુપતિ એટલે જે એટલે શૈવાગમ શિવ સંબંધી હા એ જ અને એક પ્રશ્ન છે એની અંદર એમ છે કે આ વાસુદેવ પરાવેદા એ જે છે શ્લોક અઠાવીસમો અને પછી ઓગણત્રીસમાં છેલ્લે એવું લખેલું છે શ્લોકમાં કે વાસુદેવ પરાગતિ એમાં શ્લોકાથી અંદર એમ એમ કહ્યું છે કે ફલ વાસુદેવ પરાયણ છે એટલે ગતિજી અહીંયા ફલ લીધું પછી અહીંયા એવું એનો અર્થ કરે છે કે યજ્ઞો સ્વર્ગ સાત્વિક છે તો જો આ સત્વ મૂર્તિનું ભજન કરવાથી જે ફલ પ્રાપ્ત થાય છે એ સાત્વિક છે અને એ સ્વર્ગ રૂપે પ્રાપ્ત થાય છે એટલે અહીંયા શું લેવાનું આત્માનંદ આત્માનંદ રૂપી સ્વર્ગ લેવાનું છે ત્યાં સ્વર્ગ કઈ જગ્યા છે ત્રીજી લીટી જઈએ બીજા પેરેગ્રાફની ત્રીજી લીટી હા યોગા સ્નાનાદિક ક્રિયાશ્ચ જ્ઞાન તપ આચાર સ્વર્ગશ્ચ સાત્વિક હા આ બધા સાત્વિક છે તો એ જ લેવાશે આત્મસુખ આત્મા હાજી અને અહીંયા જે તર્કની વાત કરી છે કે પ્રથમ અધિકારમાં તર્ક પ્રધાન હોવાથી સર્વગુણમય છે અને એની ઉઠારી એવી રીતે કરી છે કે એવી રીતે તર્ક સાથે સત્વમૂર્તિનું ભજન કરવાનું સિદ્ધ કરીને એટલે તર્ક સાથે એટલે કે દલીલો સાથે કે રાજસ અને તામસ જે ગુણ ગુણાવતારો છે એમના ભજનનું ફલ અને એમના ભજન કરવાવાળા આવા છે એ પ્રમાણે જે વર્ણન આવ્યું એ જ તર્કમાં લેવાનું છે નહીં અહીંયા કહ્યું ને વેદાહા વાસુદેવ પરાહ તો અહીંયા જે પ્રમાણો છે એ એ પ્રમાણોને અહીંયા લઈ રહ્યા છે વેદ પદથી ખાલી રીતે હું આ તર્કની વાત કરું છું કે આવી રીતે તર્ક સાથે સત્વમૂર્તિનું ભજન કરવાનું સિદ્ધ કરીને એ પહેલી લીટી જે છે ને આ શ્લોકની ઉપર ઉઠાની કામ ત્યાં જે તર્ક શબ્દ નિરૂપણ કરેલું છે ને એ જ કહી રહ્યો છું કે સત્વગુણ જે છે એમાં આ રજોગુણ તમોગુણ છે એની હીનતા હોવાને હોવાથી અને એના તુલનામાં સત્વગુણ છે એ પ્રધાન છે એ જાતનું જે જ્ઞાન છે એ પ્રથમાધિકારમાં થતું હોય છે અને આ જ્ઞાન આ પ્રકારની યુક્તિથી થાય છે એમ સમજાવી રહ્યા છે એટલે કહ્યું પ્રાધાન્ય એટલે તામસગુણ રાજસગુણની જે તામસાહ આ ભગવાન ગીતામાં કહે છે જે તત્વસ્થ છે એમની ઉર્ધ્વ ગતિ થાય છે જે લોકો રજોગુણમાં નિષ્ઠાશીલ છે એ લોકોની મધ્યમ ગતિ છે અને જગનની ગુણવૃત્તિ વાળા તામસ એ અધોગતિ થાય છે એ પ્રમાણે ભગવાન કોઈ એટલે આ વાત જ્યારે સમજશે તે વખતે આ ત્રણેય ગુણોની સાથે એની તુલનાત્મક વિચાર તો એને ત્યારે જ સમજમાં આવશે ને આ પ્રકારની યુક્તિથી એટલે એ જ તપ ને હા બરાબર સમજ પડી હા હવે અહીંયા આગળ નથી જે જે હા તો હું કરું છું આગળનો શ્લોક એટલે હવે અત્યાર સુધીના અઠ્યાવીસ અને ઓગણત્રીસ માં શ્લોક સુધી એ સબ્જેક્ટ ની આ કન્ક્લુડ કર્યું કે તત્વમૂર્તિ જે છે ભગવાનની વિષ્ણુ સ્વરૂપ એનું ભજન કરવું જોઈએ ને બધા પ્રમાણો અને સાધનોની સમાપ્તિ થઈ એના પછી સત્વમૂર્તિમાં જ એ બધા સાધનો અને પ્રમાણોની સમાપ્તિ થાય છે એવું અઠ્યાવીસ અને ઓગણત્રીસમાં શ્લોક સુધી આપણે જોયું હવે ત્રીસમાં શ્લોકથી આગળ મતલબ જે ચોથો પ્રશ્ન કરવામાં આવ્યો હતો મતલબ ત્રીજો ક્વેશ્ચન એવું થયું હતું કે ભગવાનના અવતારોનું પ્રયોજન શું છે ઠાકોરજી પ્રકટ થયા તો એ અવતારનું પ્રયોજન શું છે તો એ ક્વેશ્ચન જે થયું હતું તો એનું અહીંયા સ્થાનિકામાં એવું કીધું છે કે જ્યારે અવતારો ની ચર્ચા થશે તો આગળ જઈને પ્રશ્નને સોલ્વ કરશે અને અત્યારે તેમના ઉદાર કર્મો દ્વારા જે એ ચોથો પ્રશ્ન કરવામાં આવ્યો હતો કે ભગવાનના એ કયા ઉદાર કર્મો છે એ ચોથા પ્રશ્નનો ઉત્તર અહીંયા આપી રહ્યા છે એ પાંચ શ્લોક સુધી એ ઉત્તરનું આવશે એટલે કોવા ભગવત તસ્ય પુણ્ય શ્લોકે કર્મણ શુદ્ધિ કામો શ્રુણે વ્યશ કલિમલાપહમ એ શ્લોક દ્વારા જે વિષય સમજાવ્યું મતલબ જે ક્વેશ્ચન કર્યું હતું કે ભગવાનના એવા ઉત્તમ કર્મો કયા છે તો એ વિષયમાં હવે અહીંયા નિર્ણય આપે છે અને અવતારના પ્રયોજન સંબંધી પ્રશ્નોનો ઉત્તર આગળ જઈને અવતારોની ચર્ચા થશે ત્યારે આપશે ત્રીસમો શ્લોક છે સ એવેદમ સસર જાગરે ભગવાન આત્મમાયયા સદસદ રૂપયા જાસૌ ગુણમૈયા ગુણો વિભુ અર્થ તેમણે જ પ્રથમ આ જગત રચ્યું અને ગુણરહિત સર્વશક્તિમાન આ ભગવાને ઊંચા અને નીચા પદાર્થો ગુણવાળી પોતાની માયાથી રચ્યું એટલે હવે ભગવાનના કર્મો ના વિષયમાં અહીંયા વર્ણન કરે છે તો સૌથી પહેલા ભગવાને જે જગતની રચના માયા દ્વારા કરાવી એનું વર્ણન અહીંયા કર્યું છે કે સૌથી પહેલા ભગવાને આ જગત બનાવ્યું અને ભગવાન પોતે જે છે નિર્ગુણ છે અને સર્વશક્તિમાન છે તો એવા ભગવાને જે સગુણ પદાર્થો છે એમની ઉત્પત્તિ કરવા માટે જે માયા છે એના દ્વારા એ જગતને ઉત્પન્ન કરાવ્યું સગુણ અને નિર્ગુણ ભગવાનમાં ભેદ નથી એમ જણાવવા એક સૃષ્ટિ અને બે તેમાં ત્રણ જુદા જુદા રૂપ ચાર ભોગ અને પાંચ રક્ષા એવી પાંચ પ્રકારની લીલાઓ અનુક્રમે પાંચ શ્લોકથી કહેવાની છે એટલે શંકરાચાર્યજી જે રીતે નિર્ગુણ અને સગુણ બ્રહ્મ અલગ અલગ માને છે તો મહાપ્રભુજી અહીંયા એવું કહી રહ્યા છે કે નિર્ગુણ બ્રહ્મમાં કોઈ ભેદ નથી એ વાત સમજાવવા માટે પાંચ પ્રકારે એ ઠાકોરજીની જે લીલા છે એનું વર્ણન અહીંયા કરે છે પાંચ શ્લોક દ્વારા તો અત્યારે ત્રીસમા શ્લોકમાં જે સૌથી પહેલું સૃષ્ટિ જે છે એના વિષયમાં શ્રી મહાપ્રભુજી વર્ણન કર્યું છે એવી પાંચ પ્રકારની લીલાઓ અનુક્રમે પાંચ શ્લોકોથી કહેવાની છે તેમણે જ શબ્દ થી એમ કહેલું છે કે સૃષ્ટિ તો ગુણ રહિત ભગવાને જ રચેલી છે એટલે અહીંયા સય વેદમ સસર જાગરે શ્લોકમાં તેમણે પદ દ્વારા એવું કીધું છે કે આ સૃષ્ટિ જે બનાવી છે એ ભગવાને પોતે જ બનાવેલી છે ફૂટનોટમાં એ વાત અહીંયા બતાવી છે કે મૂળ સૃષ્ટિ જે પ્રથમની છે એ એવી છે મતલબ ભગવાન જેવી છે કારણ કે ગુણ સહિત ભગવાન દ્વારા જ આ સૃષ્ટિ જે છે ઉત્પન્ન થાય છે આગળ જઈને આ ટીકામાં જે બે પ્રકારના ભેદ બતાવે છે કે એક એવી સૃષ્ટિ જે નિત્યલીલા સૃષ્ટિ આપણે કહીએ છીએ કે સીધી ભગવાનમાંથી ઉત્પન્ન થાય છે અને બીજી પ્રકારની એવી સૃષ્ટિ ભગવાને કરી કે જે પ્રકૃતિના ગુણો દ્વારા મિશ્રિત સગુણ સૃષ્ટિ ઉત્પન્ન થઈ તો એ બંને પ્રકારની જે સૃષ્ટિ છે એ ભગવાને જ ઉત્પન્ન કરેલી છે પ્રભુમાંથી જ ઉત્પન્ન થઈ છે ભગવાનથી એ અલગ નથી કે એનો કરતા બીજું કોઈ નથી રજોગુણ સાથે ભળેલા ત્રણેય ગુણોથી સૃષ્ટિ રચાય છે તમોગુણ સાથે ભળેલા ત્રણેય ગુણોથી સંહાર થાય છે તેવી રીતે સત્વગુણ સાથે ભળેલા ત્રણે ગુણોથી પાલન થાય છે શુદ્ધ ગુણો તો તેમના અધિષ્ઠાતા દેવના શરીરૂપ હોય છે એટલે સૃષ્ટિ જે છે પ્રાકૃત હોવાથી ત્રણેય ગુણોની મિશ્રિત સૃષ્ટિ ઉત્પન્ન થાય છે એટલે રજોગુણની મુખ્યતા દ્વારા મતલબ ઉત્પત્તિનો ક્રમ થાય છે તમોગુણ સાથે બીજા ગુણો જે જોડાયેલા છે એમની સાથે સંહાર અને સત્વગુણની મુખ્યતાથી પાલન ભગવાન કરે છે અને જે સાત્વિક રાજસ અને તામસ એ ત્રણેય ગુણો મિશ્રિત પ્રકારમાં નહીં પણ શુદ્ધ રૂપમાં તો કેવલ એમના દેવતા મતલબ બ્રહ્મા વિષ્ણુ અને શિવની અંદર છે સૃષ્ટિની અંદર તો સગુણતા છે મતલબ બધું મિશ્રિત ત્રણે પ્રકારના ગુણોથી મિશ્રિત સૃષ્ટિ છે આ જગત દેખાય છે તે બધું જગત કાર્ય કરે છે પરંતુ આકાશ વગેરે નિત્ય નથી એવો અર્થ છે એટલે હવે આ પદ દ્વારા એ વાત કરી છે કે જે આપણને જગત દેખાય છે એ બધું જગત મતલબ કાર્યરત છે એની અંદર એ કાર્ય થઈ રહ્યું છે પણ આકાશ વગેરે પદાર્થો છે એ સ્થિર દેખાય છે એની અંદર ક્રિયા નથી દેખાતી પણ એ નિત્ય નથી એમનું પણ મતલબ એ એમનું પણ અંત થવાનું છે અગ્ર એટલે પ્રથમ આમાંથી પ્રાણ મન અને બધી ઇન્દ્રિયો આકાશ વાયુ તેજ જલ અને સર્વને ધારણ કરનારી પૃથ્વીઓ થાય છે એટલે સૌથી પહેલા આ પંચમહાભૂતો અને જે પંચેન્દ્રિય કર્મેન્દ્રિય જ્ઞાનેન્દ્રિયો દ્વારા એમને ધારણ કરવા વાળી સૌથી પહેલા પૃથ્વી ઉત્પન્ન થાય છે એ શ્રુતિ પ્રમાણે ભગવાન પોતે જ સર્વ રચે છે એ પહેલી સૃષ્ટિ છે એટલે એ જે વેદનું વચન છે આ જે ટ્રાન્સલેશન આગળ આવ્યું તો એ વચન પ્રમાણે ભગવાન પહેલા પોતે જ આ બધું રચે છે એ સૌથી પહેલી સૃષ્ટિ છે બીજા પણ સૃષ્ટિના પ્રકારો છે તે નિબંધમાં કહેલા છે ભગવાન શબ્દથી એમ જણાવ્યું છે કે પ્રથમ સૃષ્ટિ વૈષ્ણવ શાસ્ત્રમાં જ કહેલી છે વૈદિક શાસ્ત્રમાં તો ગુણ પોતાની શક્તિ કાલ કર્મ અને સ્વભાવની સૃષ્ટિ પહેલી સૃષ્ટિ કહેલી છે એટલે મને અહીંયાથી એવું સમજાય છે કે ભગવાને જે સૃષ્ટિ રચના કરી જે સૃષ્ટિની એટલે એને જો ભાગવતજીના કોન્ટેક્સ્ટમાં સમજીએ તો બ્રહ્માજીને સેમ્પલ સૃષ્ટિ મતલબ જે બ્લુપ્રિન્ટ ભગવાને બતાડી પોતાની અંદર જે આખું જગત બતાવ્યું તો એ સૌથી પહેલી સૃષ્ટિ એ વૈષ્ણવ શાસ્ત્રોમાં બતાવેલી છે એક એવો અર્થ હોઈ શકે અને બીજો અર્થ એવો હોઈ શકે કે જે સીધી ભગવાનમાંથી ઉત્પન્ન થાય છે એ નિત્યલીલા સૃષ્ટિ જેને આપણે કહીએ છીએ તો એ સૃષ્ટિ ડાયરેક્ટ પ્રભુમાંથી ઉત્પન્ન થાય છે પહેલી સૃષ્ટિ છે અને જે બીજી સૃષ્ટિના પ્રકારો છે નિબંધમાં જેવી રીતે બતાવે છે જે પ્રમેરત્ન સંગ્રહ વગેરે ગ્રંથોમાં આપણે ભણ્યા છીએ કે કાલ કર્મ સ્વભાવ પ્રકૃતિ પુરુષ વગેરે ઉત્પન્ન થાય છે અને પછી પ્રકૃતિમાંથી મહાતત્વ બુદ્ધિ અહંકાર વગેરેના ક્રમથી આ આખું જગત ઉત્પન્ન થાય છે તો એવા બીજા પણ બધા પ્રકારો નિબંધની અંદર સૃષ્ટિના બતાવેલા તેથી અનંત ગુણોથી પૂર્ણ ભગવાને જ પોતાની સર્વ થવાની શક્તિરૂપ માયા શક્તિથી આ પોતાના સ્વરૂપ રૂપ જગત રચ્યું એટલે ભગવાન જે છે એમણે પોતે જ બધું મતલબ બહુભવન સર્વભવન ઈચ્છા કરીને ને માયા શક્તિ દ્વારા આ આખું જગત ઉત્પન્ન કર્યું ઊંચા અને નીચા પદાર્થોને મૂર્તિ રૂપ શબ્દ થી માયાનું સ્વરૂપ કહેલું છે એટલે જગત ની અંદર જે ઉચ્ચ નીચ ભાવ છે મતલબ જે જીવો જે જીવો કે સૃષ્ટિના પદાર્થો જે ગુણો દ્વારા મતલબ સાત્વિક રાજસ અને તામસ ગુણો વાળા સગુણ ઉત્પન્ન થયા છે તો એના એ માયાના સ્વરૂપ થી કીધેલું છે કે માયામાંથી ઉત્પન્ન થાય છે એટલે એવા વિદ્યાજનિત અને સગુણ સૃષ્ટિ માયા દ્વારા ઉત્પન્ન થાય છે કારણ કે તે ઊંચા નીચા સર્વ પદાર્થોની મૂર્તિ રૂપ છે તે માયામાં પોતાને સંયોજ્ય પ્રકટ કરીને ભગવાન જગતરૂપ થાય છે એટલે એ માયા દ્વારા ભગવાન આ જગતને ઉત્પન્ન કરે છે આમ હોવાથી સોનીઓ મૂર્તિઓ વગેરે બનાવે છે તેની પેઠે સૃષ્ટિ સહેલાઈથી થાય છે કારણ કે તે માયા ભગવાનની સમીપ રહે છે આ ટ્રીટમેન્ટ મને આમાં સમજાયું નથી પણ ટ્રાય કરું છું આમાં કે સોનીઓ જેવી રીતે મૂર્તિઓ વગેરે બનાવે છે અલગ અલગ એવી રીતે સૃષ્ટિ જે છે એ પણ ભગવાને માયા દ્વારા ઉત્પન્ન કરાવી છે એટલે માયા પ્રભુથી સમીપ છે ને પ્રભુની ઈચ્છા પ્રમાણે જેવા જાતના જીવ કે જે જાતનું જગત ભગવાનને જોઈતું હતું એ જાતની મિશ્રિત સૃષ્ટિ માયા ઉત્પન્ન કરે છે નિદ્રા પણ ભગવાનની શક્તિ છે એ ચ જે ચાસવ મૂલમાં આપ્યું છે એનાથી સમજવાનું છે કે નિદ્રા પણ ભગવાનની શક્તિ છે તે જીવને ભગવાનની સમીપ લઈ જાય છે તે પૈકી માયા સુધી જાય ત્યારે સ્વપ્ન થાય છે ભગવાન સુધી જાય ત્યારે સારી ઊંઘ આવે છે વળી તે જીવને પોતાના સ્થાને લાવે છે એટલે નિદ્રા છે એ પણ પ્રભુની શક્તિ છે એ જીવ જીવને પ્રભુથી નિકટ લાવે છે એમાં જયારે સ્વપ્ન સુધી એ જાય છે મતલબ આપણી ઊંઘ જે છે સ્વપ્ન સુધી જાય તો ત્યારે એ માયા સુધી પહોંચે છે ને ભગવાન સુધી જાય ત્યારે એ સારી ઊંઘ આવે છે ને ફરી પાછું એ જીવને પોતાના સ્થાન ઉપર લઈ આવે છે આ પણ મને આનું તાત્પર્ય સમજાયું નથી વિદ્યા તો જીવને ભગવાનની સમીપ લઈ જ જાય છે પાછો લાવતી નથી અને વિદ્યા જે છે એ પ્રભુ સમીપ જીવને લઈ જાય છે અને વિદ્યા દ્વારા મુક્તિ પ્રાપ્ત થાય છે એટલે એના પછી જીવ જે છે એને પાછું એ જીવત્વ અને અવિદ્યા વગેરેનો સંસર્ગ નથી થતો એવી ભગવાનની શક્તિઓ અનંત છે તો આ રીતે નિદ્રા છે માયા શક્તિ ને વિદ્યા શક્તિ આ રીતે ભગવાનની જે અલગ અલગ શક્તિઓ છે એનું વર્ણન કર્યું છે એના પછી એવું કીધું છે કે ભગવાનની જે શક્તિઓ છે અનંત છે આ સેમ્પલ તરીકે બે ત્રણ એક્ઝામ્પલ આમાં આપ્યા છે વેદમાં તો એમ કહેલું છે કે માયાના સાધન વિના જ બ્રહ્મ પોતાની મેળે જ પોતાને જગદરૂપ કરે છે એટલે એક પ્રકારની સૃષ્ટિ આવી છે કે જ્યાં માયાને પણ ભગવાન જે મીડિયેટર યુઝ નથી કરતા સીધે પોતાના માંથી જ જગતને ઉત્પન્ન કરે છે તો એ સૃષ્ટિ ઉત્પત્તિના ઘણા અલગ અલગ પ્રકારો છે એમાંથી એક પ્રકાર આવું પણ છે ઘડીને કરેલા અને પૂરીને કરેલા વાસણોના ભેદ જેવો વૈદિક અને પૌરાણિક જગતમાં ભેદ છે એટલે આ ફૂટનોટમાં એને એવી રીતે સમજાવ્યું છે કે કુંભાર જે છે વાસણ ઘડીને કરેલા છે મતલબ ચાકડામાં પોતાના હાથે માટીમાંથી એને બનાવે છે અને બીજું ભેદ જે છે એ એવું છે કે લાકડાના ફરમાં બનાવીને અને એમાં સિમેન્ટ નાખી જાડીઓ વગેરે બનાવે છે એમ કરીને વાસણો બનાવે છે તો એ બે રીતે બનાવે છે એવી રીતે એક સૃષ્ટિ એવી છે કે જે સીધી પ્રભુમાંથી ઉત્પન્ન થાય છે ને બીજી સૃષ્ટિ એવી છે કે જે ક્રમથી ઉત્પન્ન થાય છે પ્રભુમાંથી અક્ષરબ્રહ્મ પછી એમાંથી કાલકર્મ સ્વભાવ પ્રકૃતિ પુરુષ વગેરે અને એ ક્રમથી આ જગત ઉત્પન્ન થાય છે તો એવી રીતે વૈદિક અને પૌરાણિક જગત કે જેટલા ઉત્પત્તિ અલગ અલગ પ્રકારની સૃષ્ટિ બતાવવામાં આવી છે તો એમાં આ બે જાતના ભેદ બતાવે છે જગત અસત્ય હોવાનો મત તો ખોટો છે ચ અને શબ્દ થી બીજા પણ સૃષ્ટિના પ્રકારો સૂચવેલા છે એટલે શંકરાચાર્યજી જેવી રીતે જગત ને મિથ્યા કહી રહ્યા છે તો મહાપ્રભુજી કે છે કે એ મત ખોટો છે જગત જે સત્ય છે ને પ્રભુ જ એના કારણ છે અને ચ શબ્દથી જે મૂળમાં ચ શબ્દ આપ્યો છે તો એનાથી સૃષ્ટિના ઘણા બધા પ્રકાર વેદ શાસ્ત્રોમાં બતાવ્યા છે એ બધા જ આની અંદર ઇન્ક્લુડ કરી લેવા ભગવાનના ધર્મો હોવાથી હૃદયમાં પ્રકાશેલા ભગવાનને સૂત બહાર જોતો હોય તેમ આ શબ્દ આંગળીથી દેખાડે દેખાડે છે એટલે જે રીતે સૂતજીએ આ પ્રશ્નનો ઉત્તર આપ્યો છે કે જેવી રીતે ભગવાનના ધર્મોનું વર્ણન કર્યું છે તો એ ભગવાનને અંતસ્થિત ભગવાન છે એમને બહાર પ્રકટ થયેલા એ જોતા હોય એવી રીતે એમને સ્પેસિફાઈ કરીને કે એમને જેમ આંગળી ચીધીને આપણે કોઈ પદાર્થને સૂચવીએ કે આ પુસ્તક છે કે આ ટેબલ છે તો એવી રીતે ભગવાનના વિશ્વ ભગવાનના ધર્મોનું એ વર્ણન કરી રહ્યા છે અનંત ગુણવાળા ભગવાનના પોતાના સ્પર્શથી માયા આકૃતિ રૂપ ગુણવાળી થાય છે એટલે ભગવાન જે છે એ અનંત ગુણોવાળા છે તો એનું ફૂટનોટમાં એવી રીતે સમજાવેલું છે કે વૈદિક સૃષ્ટિમાં ઉત્પન્ન થયેલી માયા અને ભગવાનનો સ્પર્શ થતા એ ગુણવાળી થાય છે એટલે વૈદિક સૃષ્ટિ જે રીતે આમાં બતાવ્યું કે માયાને સાધન ન બનાવીને ભગવાન સીધા પોતે જ જગતરૂપ થાય છે તો એમાં એવું કે છે કે જે ઉત્પન્ન થયેલી માયા છે એને ભગવાનનો સ્પર્શ થાય છે અને પછી એ ગુણવાળી થાય છે અને પછી આ જગતને બનાવે છે તો એ અનંત શબ્દથી કીધું છે કે એ ભગવાન અનંત ગુણોવાળા છે તેઓ ઉત્તમ મધ્યમ અને હલકાના ભેદથી ત્રણ સમૂહ વાળા હોવાથી સાત્વિક રાજસ અને તમો ગુણના નામથી ઓળખાય છે એટલે ભગવાનના જે અનંત ગુણો છે એ મને આમાં હજી થોડું ડાઉટ છે પણ આને સ્ટેટમેન્ટ હું આવી રીતે સમજી છું આમાં કે ઉત્તમ મધ્યમ અને હલકા એ ત્રણ પ્રકારના ભગવાનના ગુણો છે ને એ ભેદથી ત્રણ સમૂહ વાળા હોવાથી સાત્વિક રાજસ અને તામસ ગુણના નામથી એ ગુણો ઓળખાય છે છતાં માયાનો સ્પર્શ થાય ત્યારે ભગવાનમાં ગુણોનું રૂપ થતું નથી એટલે માયા જે છે એ મતલબ શંકરાચાર્યજી જેવી રીતે કહે છે કે જગતને જો ભગવાનમાંથી ઉત્પન્ન થયેલું માનીએ કે બ્રહ્મને જો જગતનું કારણ માનીએ તો દોષ સૃષ્ટિની અંદર છે એ બધા જ દોષો બ્રહ્મમાં પણ માનવા પડે તો અહીંયા એવું કે છે કે માયાની અંદર ભલે ગુણો હોય પણ બ્રહ્મનું સ્પષ્ટ થવાથી માયાના જે દોષો છે કે માયાની જે સગુણતા છે એ બ્રહ્મની અંદર એન્ટર નથી કરતી ભગવાન તો નિર્ગુણ જ રહે છે તેથી ભગવાન અગુણ પ્રાકૃત ગુણો રહિત છે એટલે પ્રભુ સ્વયં તો નિર્ગુણ છે ભગવાનના પોતાના સંબંધથી જ માયા કેમ ગુણવાળી થાય છે તો અહીંયા ક્વેશ્ચન કર્યું છે કે જો ભગવાન નિર્ગુણ છે તો ભગવાનના સંબંધથી માયાની અંદર ગુણો કેવી રીતે આવે છે વળી ભગવાને માયામાં પ્રવેશ કરતા હોવા છતાં અને તે જગદરૂપ થયેલ હોવા છતાં ગુણરહિત કેમ રહે છે અને એ જ રીતે બીજું ક્વેશ્ચન ઉભું કર્યું છે કે ભગવાને જ જો માયામાં પ્રવેશ કર્યો છે ને ભગવાન પોતે જગદરૂપ થયા છે તો પછી ભગવાન પોતે એ ગુણોથી રહિત કે નિર્લેપ કેવી રીતે રહે છે તો એવા પ્રશ્નો થાય તેથી વિભુ સર્વશક્તિમાન કહેલા છે સર્વશક્તિ એવો અર્થ છે એટલે પ્રભુની અંદર વિરુદ્ધ ધર્માશ્રયતા છે એટલે પ્રભુ એ એ ગુણો ને ઉત્પન્ન પણ કરે છે એવી સૃષ્ટિ ભગવાન માંથી ઉત્પન્ન થાય છે છતાં પણ ભગવાન એ ગુણોથી દૂર પણ રહી શકે છે તો એ સર્વશક્તિમાન પદથી એ સમજાવ્યું છે કે પ્રભુની અંદર એ શક્તિ પણ છે આમાં મને એક નિદ્રાના ક્વેશ્ચન ભગવાનની સમીપ લઈ જાય છે નિદ્રા ને તે પૈકી માયા સુધી જાય ત્યારે સ્વપ્ન થાય છે અને ભગવાન સુધી જાય ત્યારે સારી ઊંઘ આવે છે ને વળી તે જીવને પોતાના સ્થાને લાવે છે આ મને ના સમજાયું એટલે આનું તાત્પર્ય એવું હોય કે નિદ્રામાં જયારે મનુષ્ય હોય છે તો જ્યાં સુધી મતલબ સ્વપ્નની અંદર એ જે જોય છે તો એ માયા સુધી પહોંચેલો કહેવાય છે અને સારી ઊંઘ આવે છે તો એ ભગવાન સુધી પહોંચેલો કહેવાય છે તો અને જ્યારે ઊંઘમાંથી ઉઠી જાય છે ત્યારે પાછા પોતાના સંસાર ની અંદર આવી જાય છે એ આ સ્ટેટમેન્ટ મને નથી સમજાયું એટલે સ્વપ્ન સુધીની અવસ્થામાં જીવ પહોંચે તો એને માયા સુધી પહોંચેલો કહેવાય અને ગાઢ નિદ્રામાં કોઈ જીવ હોય તો એને ભગવાન સુધી પહોંચેલો કેવાય એવું કેવી રીતે આ સિમ્બલ આને કેવી રીતે આપ્યા છે અને આમ કેવી રીતે કમ્પેર કરી શકાય એટલે ભગવાન સુધી પહોંચવું કોને કેવાય અને સ્વપ્ન જોયું એટલે માયા સુધી પહોંચ્યો એવું કેવી રીતે કહેવાય આમાં એવું છે આ ઉપનિષદની અંદર આ વિષય ઘણો ચર્ચાયો છે અને બ્રહ્મસૂત્રમાં પણ આની ચર્ચા થયેલી છે જે વખતે આપણે દસ દસાઠ ઊંઘમાં હોઈએ છીએ તે વખતે આપણી બધી વૃત્તિઓ શાંત થઈ જાય છે એટલે જ્ઞાનેન્દ્રિયો કર્મેન્દ્રિયો તે બધી શાંત હોય છે તે વખતે અહંકાર એકમાત્ર ખાલી થોડો થોડો જાગતો હોય છે અને એ જાગતો હોય છે એની અનુભૂતિ આપણને ફરીથી જ્યારે જાગીએ છીએ ત્યારે થતી હોય છે જયારે આપણે એમ કહીએ છીએ કે સુખમ અહમ આપસો આપસમ ન કિંચિત અવેદિશમ હું સરસ મને ઊંઘ આવી મને બીજું કઈ જણાયું નહીં આવું જે આપણે બોલી શક્યા જાગ્યા તે વખતે એ એ જે સુષુપ્તિ કાલ છે એનો સાક્ષી કોણ કે જેણે આ અનુભવ કર્યો કે મને કઈ પણ ન જણાયું ત્યાં એ મુદ્દો ચર્ચાયો છે કે આ અનુભૂતિ જે થઈ રહી છે એ આપણને નિદ્રાવશ થઈ રહી છે એમાં નિદ્રા જે છે એમાં એક તો જાગૃત અવસ્થાને ચાર ભેદ બતાવ્યા છે જાગૃત સુષુપ્તિ સ્વપ્ન તુરીય તો જાગૃત કાળની અંદર તો આપણી બધી બહિરિન્દ્રિયો પણ જાગૃત હોવાને કારણે આપણો જે અંતર્યામી કે અંતરાત્મા છે એના પ્રત્યે આપણી વૃત્તિઓ સજાગ નથી હોતી બાહ્ય પદાર્થોના તરફ આપણી સભાનતા રહે છે સ્વપ્નની અંદર અવિદ્યાને કારણે માયાને કારણે બહારના પદાર્થો પણ નહીં અને અંતરાત્મા પણ નહીં પરંતુ પાપની સૃષ્ટિ છે એનો સંસર્ગ થાય છે અને જ્યારે સ્વપ્ન પણ નથી હોતું તે વખતે જીવાત્મા છે એ ભગવાનના નિકટ હોય છે એટલે અંતર્યામી પરમાત્માના નિકટ હોય છે આ જાતની નિકટતા ગાઢ નિદ્રાની અંદર જે અનુભવ કરે છે એ ભગવાનની નિદ્રા રૂપા જે શક્તિ છે એના કારણે કરી શકે છે એ મુખ્ય ત્યાં ચર્ચાનો વિષય છે એનો અહીંયા સંગ્રહ છે મહાપ્રભુજી કરે છે સંગ્રહ એટલા માટે કરી રહ્યા છે કે આ બધી ભગવાનની શક્તિઓનું નિરૂપણ કરી રહ્યા છે સદસદરૂપા શક્તિ વગેરે તો માયાના પણ અનેક પ્રકારો છે ભગવાનની શક્તિઓના પણ અનેક પ્રકારો છે એના અંતર્ગત આ એક નિદ્રા એ ભગવાનની શક્તિ છે માયાની આપણે અનુભવ કરી રહ્યા છીએ તે વખતે માયા તરફ વળી રહ્યો છે તે વખતે ભગવાન તરફ હા ને બીજું આમાં નીચે આવ્યું ને કે અનંત ગુણવાળા ભગવાનના પોતાના સ્પર્શથી માયા આકૃતિ રૂપ ગુણવાળી થાય છે તેઓ ઉત્તમ મધ્યમ અને હલકાના ભેદથી ત્રણ સમૂહ વાળા હોવાથી સાત્વિક રાજસ અને તામસ ગુણના નામથી ઓળખાય છે તો અહીંયા ભગવાનના જે ગુણો છે એને ઉત્તમ મધ્યમ અને હલકા કીધા છે કે સાત્વિક રાજસ તામસ ઉત્તમ મધ્યમ અને હલકા કીધા છે હા એને જ ને તેશામ એટલે ગુણાનામ અચ્છા બસ પણ તો અહીંયા જે સ્ટેટમેન્ટ એવી રીતે છે કે અનંત ગુણવાળા ભગવાનના પોતાના સ્પર્શથી માયા આકૃતિ રૂપ ગુણવાળી થાય છે અને તેઓ ઉત્તમ મધ્યમ અને હલકાના ભેદથી એટલે તેઓ જે છે જોડાય એમ ભગવાનના અનંત ગુણોથી છે ત્યાં તો એક વચન છે અનંત ગુણસ્ય સ્પર્શે અનંત ગુણના સ્પર્શથી એ ગુણમયી થાય છે અને તેષામ નામ ગુણાનામ ગુણાનામ મધ્યમ ઉત્તમ મધ્યમ નિકૃષ્ટ ભેદેન ત્રિરાશિત્વાત સત્વરજસ્તમો ગુણ વાચ્યતા હા અને અહિયાં જે પહેલી સૃષ્ટિ અને બીજી સૃષ્ટિ કીધી ને તો એમાં જે વચન આપ્યું છે કે આમાંથી પ્રાણ મન અને બધી ઇન્દ્રિયો આકાશ વાયુ તેજ જલ અને સર્વને ધારણ કરનારી પૃથ્વી ઉત્પન્ન થાય છે શ્રુતિ પ્રમાણે ભગવાન પોતે જ સર્વ રચે છે પહેલી સૃષ્ટિ છે તો આમાં મને એક સમજ મારી એવી છે કે પહેલી સૃષ્ટિ તો એને કહેવાય કે જે ભગવાન સીધી પોતાનામાંથી ઉત્પન્ન કરે છે અને બીજી સૃષ્ટિ એ છે કે જે અક્ષરબ્રહ્મમાંથી ઉત્પન્ન થાય છે અને એક પહેલી સૃષ્ટિનું જે ભગવાનમાંથી સીધી ઉત્પન્ન થાય છે તો એ કંઈ પૃથ્વી જલ તેજ આકાશ વાયુ વગેરે વાળી તો ન હોય ને એ તો જે નિત્ય લીલા સૃષ્ટિ છે જે બધું જે આનંદ સ્વરૂપ છે એને પહેલી સૃષ્ટિ ન કહેવાય ઠાકોરજી માંથી સીધી આ ગુણ વાળી સૃષ્ટિ થોડી ઉત્પન્ન થઈ શકે ને આ નથી આ બધી સ્વરૂપાત્મિકા સૃષ્ટિ છે એ તસ્માત જાય પ્રાણો મન સર્વેન્દ્રિયાની છે ખંભાયુ જ્યોતિરાપ પૃથ્વી વિશ્વ ત્યાં એ વાત કહેલી જે છે એ સાક્ષાત સૃષ્ટિ એની પરંપરા છે એ કહે છે કદાચિત સર્વમાત્મૈવ ભવતી જનાર્દન એ જે કહ્યું છે નિબંધમાં તે આન્સર ભાગવતજીમાં જે સ્વરૂપાત્મક સૃષ્ટિનું વર્ણન છે એ ગમે ત્યાં વર્ણન ક્યાં છે એનાથી મતલબ નથી પણ તાત્પર્ય છે કે જે પ્રાથમિક સૃષ્ટિ છે એ આ સ્વરૂપાત્મિકા છે એમ સૃષ્ટિના અનેક પ્રકારના ભેદ છે તેમાં આ એક પ્રકારની સૃષ્ટિ છે કેટલીક સૃષ્ટિ છે એટલે સાક્ષાત સૃષ્ટિ અને ક્રમ સૃષ્ટિ તો આકાશાદ વાયુ વાયુ અગ્નિ રગ્નિરાપ અગ્નિ પૃથ્વી પૃથ્વી ઔષધ ઔષધિભ્યો અનમ અન્નાથ પુરુષ એ જે છે એ ક્રમ સૃષ્ટિ છે એટલે એમાં પૂરું પૂરુંના તત્વમાંથી ઉત્તરોત્તર તત્વનું પ્રાકટ્ય છે અહીંયા સીધું જ પ્રવૃત્તિ છે એકની અંદર સર્વની અંદર સાક્ષાત ભગવાનનો અન્વય છે અને બીજામાં પરંપરા છે અને જે છે અહીંયા એમ પણ કહ્યું છે ઉપર કે વેદમાં તો એમ કહેલું છે કે માયાના સાધન વિના જ બ્રહ્મ પોતાની મેળે જ પોતાને જગતરૂપ કરે છે અને ત્રીજી ફૂટનોટમાં એવું લખ્યું છે કે વૈદિક સૃષ્ટિ ને વૈષ્ણવ સૃષ્ટિમાં શું ભેદ તો કે છે વૈદિક સૃષ્ટિ માયા કરે છે અને વૈષ્ણવ સૃષ્ટિ તો એમાં નિમિત્ત બને છે સાધન છે તો આ વૈદિક સૃષ્ટિ માયા કરે છે એ સમજાય જોઈએ એ પુસ્તક મારી પાસે નથી અહીંયા મૂલમાં એમણે ક્યાંથી આ વાત લીધી છે એ જોયા પછી નિર્ણય થાય મોટે ભાગે પુરુષોત્તમજીના પ્રકાશમાં પણ સૃષ્ટિના પ્રકારો છે તે નિબંધમાં કહેલા છે ભગવાન શબ્દ થી એમ જણાવ્યું છે કે પ્રથમ સૃષ્ટિ વૈષ્ણવ શાસ્ત્ર માં જ કહેલી છે ને વૈદિક શાસ્ત્ર માં તો પોતાના ગુણ પોતાની શક્તિ કાલ કર્મ અને સ્વભાવ ની સૃષ્ટિ પહેલી સૃષ્ટિ કહેલી છે એની ફૂટનોટ એવી રીતે આપેલી છે એટલે મને આમાં એવું સમજાય છે કે વૈદિક સૃષ્ટિમાં અને વૈષ્ણવ સૃષ્ટિમાં એટલું ફરક છે કે વૈદિક સૃષ્ટિ માયા દ્વારા ભગવાન કરાવે છે અને વૈષ્ણવ શાસ્ત્રોમાં જે જાતની સૃષ્ટિનો પ્રકાર બતાવ્યું છે ભગવાન ડાયરેક્ટ પોતાનામાંથી જે હમણાં કાકાએ કીધું એ જાતની સૃષ્ટિ છે એમાં માયા મીડિયેટર નથી સીધું ભગવાન પોતાનામાંથી ઉત્પન્ન કરે છે અને બીજી ક્રમથી ઉત્પન્ન થાય છે હા રાજા એ તો બરાબર પણ નિબંધમાં એવું કહ્યું છે નિબંધમાં જે કહ્યું છે એમાં તો વિયદ આદિથી જગત સૃષ્ટવા કરીને કર્યું છે એમાં એવું કહે છે કે ભગવાન એક સૃષ્ટિમાં ભગવાને જીવ અને અંતર્યામી રૂપ પહેલા ધારણ કરી લે છે અને પછી જગતમાં પ્રવેશ કરે છે ને કોઈક વાર એમાં પહેલા બિરાજમાન થઈને પછી જીવ અંતરિયામી રૂપે થાય છે તો અહીંયા માયા શબ્દનો ઉલ્લેખ નથી એટલે ના સમજાય કાકા આપ બતા નહીં આમાં એક તમારો સંદર્ભ મારી પાસે અત્યારે ઉપલબ્ધ નથી પણ અહીંયા સમજવાની વાત કેવલ એટલી જ છે કે મહાપ્રભુજી આ સમજાવી રહ્યા છે કે એ તસ્માત જાય તે પ્રાણ વગેરેમાં જે હિતિશ્રુત્યા સાક્ષાત સર્વકર્ણમ પ્રથમા સૃષ્ટિ જે સાક્ષાત રૂપ થાય છે સૃષ્ટિનો એક પ્રકાર છે અન્યપી સૃષ્ટિ ભેદા હાસનથી સૃષ્ટિના આ જે એક પ્રકાર નથી આના સિવાય પણ ઘણા બધા છે તે નિબંધે નિરૂપિતા એ પ્રકાર મેં નિબંધમાં બતાવ્યા છે જે હમણાં કોટેશન આપ્યું છે અને મૂળમાં જે કહ્યું છે ને કે ભગવાન આત્મમાયા સૈવદમ સસર્જાગ્રે ભગવાન આત્મમાયા ભગવાને આત્મમાયાથી આ કરી એ વૈષ્ણવ શાસ્ત્ર એવ અયમ પ્રથમા સૃષ્ટિ વૈષ્ણવ શાસ્ત્રની અંદર આ સૃષ્ટિ તરીકે વર્ણન કરવામાં આવ્યું છે વૈદિક હેતુ સ્વધર્મ શક્તિ કાલ કર્મ સ્વભાવ નામ સૃષ્ટિ પ્રથમા અને જે વૈદિક પ્રકાર જે છે એની અંદર પોતાના ધર્મરૂપ સ્વશક્તિ કાલ કર્મ સ્વભાવ એની સૃષ્ટિ એ પ્રથમ સૃષ્ટિ કહેવી છે મતલબ તાત્પર્ય એ છે કે માયા દ્વારક સૃષ્ટિ છે એમાં માયાને નિમિત્ત કારણના રૂપમાં લઈ અને ભગવાને સૃષ્ટિ કરી છે અને કોઈ જગ્યાએ ભગવાને માયાને નિમિત્ત કારણ ન બનાવી અને સાક્ષાત સ્વયં થયા છે સૃષ્ટિ રૂપે પણ તો ભગવાન પોતે જ અગર સ્વયં ઉત્પન્ન થયા હોય મતલબ તો એ જે ગુણ વગેરે છે એને ક્યાંથી માનવાના મતલબ જે સાત્વિક રાજા તામસ ગુણો ને બધું પછી ક્યાંથી એન્ટર કરશે માયાનું અવિદ્યામાં કે સૃષ્ટિમાં એ અહંતા ઉમતા પેદા કરવા મને ત્યાં તો રોલ માનવો જ પડે ને નહીં પણ જ્યાં સ્વરૂપભૂતા સૃષ્ટિ છે ત્યાં પછી અવિદ્યા વિદ્યાનો કોઈ રોલ જ નથી ને ત્યાં તો પ્રકટ આનંદ સ્વરૂપા જ છે બધું જે જે આ તૃતીય સ્કંદમાં છે ને આને લ્યો તો એવું થાય કે જે ક્રમિક સૃષ્ટિની અંદર પણ સમષ્ટિ અને વ્યષ્ટિનો જે પ્રકાર છે એમાં સમષ્ટિભૂત જે તત્વોનો આવિર્ભાવ છે એ તો ભગવાનનો જ અવતાર ગણાય છે એટલે પ્રકૃતિ ત્રણ ગુણો પંચ પંચ તન્માત્રા વગેરે એ જે તત્વોની સૃષ્ટિ છે એ તત્વોની સૃષ્ટિ તો એ ભગવાનના અવતાર રૂપા સૃષ્ટિ ગણાય છે પછી એમાંથી વ્યષ્ટિનો ક્રમ શરૂ થાય છે અંડભાવ થયા પછી અંડનું ભેદન થાય અને પછીથી એમાંથી વ્યષ્ટિનો આવિર્ભાવ થાય તો એ જે આરંભમાં તત્વો છે એ ભગવદ રૂપ જ છે તો એને પણ આપણે સાક્ષાત સૃષ્ટિ જ કહી શકીએ અથવા પ્રથમ સૃષ્ટિ શું કહો છો પ્રીતિબેન જે આ તૃતીય વીસમા અધ્યાયમાં છે ને એવું વર્ણન આવ્યું છે કે સર્ગ જે સર્ગ એટલે આપણે સૃષ્ટિનું વર્ણન કરીએ તે જ કહેવાય ને તો એમાં સર્ગ બે પ્રકારના છે એમાં ભગવાને કરેલો અને ભગવાનને માટે કરવામાં આવેલો તો એ જે સૃષ્ટિ પહેલા સર્ગનું વર્ણન છે ને તો એ વરાવતાર સુધીનું છે કે જેમાં બ્રહ્માજીએ એમના દસ ઋષિઓને બધાને પ્રગટ કર્યા શંકર રુદ્ર ને બધું એ પ્રગટ થયું ને તે બધું એમાં આવે છે ને પછી જે આ પંચમહા અરે આ શું કહેવાય એક મિનિટ મહત પહેલા દેવ એટલે ભગવદ ઈચ્છા પરપુરુષ કાલ અને એમાંથી પછી ત્રણ ગુણોથી ક્ષોભ પામેલા ભગવાનના ત્રણ ગુણોમાંથી મહત્તત્વની ઉત્પત્તિ થઈ એ બીજો પ્રકાર કહે છે કે જે ભગવાનના માટે કરવામાં આવેલો છે એટલે ભગવાનના ઉપયોગીતા માટે એવી રીતે આમાં વર્ણન છે તો એ રીતે બે સૃષ્ટિનું વર્ણન નહીં હોય કદાચ એનો શું સંદર્ભ છે અત્યારે મને ખ્યાલ નથી આવતો પણ મૂળ વાત તો એ છે કે એક ક્રમિક સૃષ્ટિ છે અને સાક્ષાત સૃષ્ટિ છે બંને રીતે વર્ણન આવે છે બંનેનું નિરૂપણ વેદમાં પ્રાપ્ત થાય છે વૈષ્ણવી સૃષ્ટિ છે એની અંદર એટલે વૈષ્ણવ શાસ્ત્રની અંદર જે સર્વભવન સામર્થ્ય રૂપા માયા છે એને નિમિત્ત બનાવી અને પ્રભુ આ જાતનું કરે છે એવું નિરૂપણ વધારે પ્રાપ્ત થાય છે જે આ બીજો એક પ્રશ્ન છે પેલો પૂરો થયો તો પૂછું હમ એટલે એને મુક્તિ થઈ જાય છે એમ એનો કહેવાનો મતલબ હા હા એટલે કોઈ પછી એ માને એ જ ભગવાન પાસે લઈ જાય છે તો તો પછી વિદ્યા અને નિદ્રા વચ્ચે ભેદ શું રહ્યો તો એ ભેદ એ છે કે નિદ્રાવાળો ફરી પાછો જાગી જાય છે દૂર ચાલ્યો જાય છે વિદ્યા છે એ પાછું ફરવા નથી એટલે દીદી એવું ના કહી શકાય કે પોતાના સ્થાને તો નથી લાવતો પણ એને પેલું પ્રપંચ વિસ્મૃતિપૂર્વક ભગવાન શક્તિ થઈ જાય એવું એ સેન્સમાં કહી શકાય કે જગતમાં હોવા છતાં એને પ્રભુની પાસે રહે છે પણ એને પોતાના જગતનું ભાન નથી કારણ કે વિદ્યા પછી આપણે તો આમાં ભણ્યા કે વિદ્યા પછી અવિદ્યા પાછી આવી શકે છે તો એનો મતલબ શું થયો તો નહીં નિદ્રા અને વિદ્યા વચ્ચેનો ભેદ સમજાવી રહ્યા છે કે નિદ્રાવાળો જે છે એ સુપ્ત પ્રતિબુદ્ધ ન્યાયથી પાછો આવી જાય છે અને જો એવું એને જ અગર વિદ્યા માની લેવામાં આવે નિદ્રાને તો તો ગડબડી થશે તો નિદ્રા જેવી વ્યવસ્થા વિદ્યાની નથી એનાથી બેટર કમ્પેરિઝન હમ હા છે હા હમ હવે અહીંયા આગળ એવું આ જે શ્લોકાર્થ છે ને એમાં ત્રીજી લીટીમાં એવું કરેલું છે કે તેમણે એ તેમણે જ શબ્દથી એમ કહ્યું છે કે સૃષ્ટિ તો ગુણ ગુણ રહિત ભગવાને રચેલી છે આપણે કહ્યું કે આ કારિકાના જે પ્રથમ ચરણમાં જે સૃષ્ટિનું વર્ણન છે એ ભગવાન દ્વારા સાક્ષાત કરેલી છે બરાબર ને એમાં એમના એમાં જ કે એમણે જ શબ્દથી કહ્યું છે કે સૃષ્ટિ તો ગુણ રહિત ભગવાને રચેલી છે એ એક નંબરની ફૂટનોટ છે અને અહીંયા એની સામે આપણે એક નંબરની ફૂટનોટમાં જોઈએ ને તો મૂળ સૃષ્ટિ પ્રથમ તેવી જ છે તેવી છે કારણ કે ગુણ સહિત ભગવાનથી સૃષ્ટિ થયાનું કહેવું જોઈએ એટલે અહીંયા ગુણ સહિત એવા શબ્દનો પ્રયોગ થયો છે પણ જે એક નંબરની જે ફૂટનોટ છે ને એની અંદર જે ગુણ રહિત ભગવાને એવું લખેલું છે ગુણ સહિત લખ્યું છે મૂળ રહિત એટલે નીચે જે ટીકા છે ને એમાં ગુણ રહિત છે અને ગુણ ગુણ ગુણ રહિત મારા હા મારામાં પણ ફૂટનોટમાં ગુણ સહિત લખેલું છે હા એટલે સમજવાનું છે કે અહીંયા કઈ શું છે એ વિચાર પ્રીતિબેન તમારી અવાજ નથી સંભળાતી તમારો વોઇસ બ્રેક થાય મને પણ અહીંયા બ્રેક અવાજ આવી રહ્યો છે એટલે એ ખેર જે હોય તે અહીંયા અન્વયને સમજી લો સ્ત્રીલિંગ નો ભેદ આમાં સમજશો ને તો તમને સમજાશે કયું વિશેષણ કોનું છે અનુવાદમાં જે હોય તે ગુણમૈયા અગુણો વિભુ અસૌ ગુણમૈયા સસર્જ એટલે આ ભગવાન છે એમણે ગુણમયી ગુણમૈયા એટલે ગુણવાળી સૃષ્ટિ સૃષ્ટિને ગુણવાળી કહી છે એને પ્રથમ માયાથી ઉત્પન્ન કરી પણ ઉત્પન્ન કરનારો કોણ તો અગુણો વિભુ એ જે સર્વસમર્થ વિભુ એટલે ભગવાન જે છે સર્વસમર્થ છે જે પોતે સ્વયં નિર્ગુણ છે એ ભગવાને આ ગુણમયી સૃષ્ટિને આત્મમાયાથી પોતાના સામર્થ્યથી પ્રકટ કરી આ એનો મૂળ અર્થ જે કઈ આગળ પાછળ થયું હોય તો એ જોઈ લેજો સમજવાનું એ છે કે ભગવાન નિર્ગુણ છે પ્રગટ કરેલી જે સૃષ્ટિ છે એ ગુણમય છે થયાનું કહેવું જોઈએ એટલે ભગવાન જોડે આ ગુણ સહિત તમને સમજમાં આવ્યો કે નહીં મૂળ શ્લોક માં તમને અર્થ સમજમાં આવ્યો હા આવ્યો ને જે હા બસ તો હવે ત્યાં જે લખ્યું હોય તે પ્રમાણે એને સમજી લેવાનું એમ કે ભગવાન જે છે એ અગુણ છે નિર્ગુણ છે વિભુ છે એણે એવા ભગવાને આત્મમાયાથી ગુણમયી આ સૃષ્ટિ છે એને સર્જી એવું જ અહીંયા બીજું પણ છે વાત ત્રણ નંબરની ફૂટનોટમાં છે કે વૈદિક સૃષ્ટિમાં અને વૈષ્ણવ સૃષ્ટિમાં ભેદ શું છે એ જણાવવા કહે છે કે વૈદિક સૃષ્ટિ માયા કરે છે આપણે પણ હમણાં જોયું કે વૈદિક સૃષ્ટિ માયા કરે છે હવે અહીંયા આગળ જે નિરૂપણ આવ્યું ને એમાં પણ છે ત્રણ નંબરની ફૂટનોટમાં એવું જ આવ્યું કે વૈદિક સૃષ્ટિ માયા કરે છે એ આપણે હમણાં આગળ વાંચી ગયા પછી છેક છેલ્લી લીટીની ઉપરની ત્રીજી લીટીમાં એવું આવ્યું કે વેદમાં તો એમ કહ્યું છે કે માયાના સાધન વિના બ્રહ્મ પોતાની મેળે જ પોતાને જગતરૂપ કરે છે એટલે અહીંયામાં પાછી વૈદિક દૃષ્ટિ ભગવાન પોતાની જાતે જ કરે છે એવું કહેલું છે એ એ લીટી મને નહીં સમજાય છે વેદમાં તો એમ કહેલું છે કે માયાના સાધન વિના બ્રહ્મ પોતાની મેળે જ પોતાને જગતરૂપ કરે છે તો આ તો પેલી વૈષ્ણવ સૃષ્ટિની વાત છે જે વૈદિક સૃષ્ટિની વાત અહીંયા આગળ નથી આવી રહી અને અહીં લખેલું છે વેદમાં એ હવે અનુવાદ જોયા પછી નક્કી થશે અહીંયા તો આપણે આ વિષય જોઈ ગયા છીએ કે અગ્રે એટલે પ્રથમમ અગ્રે મૂળમાં જે કહેલું છે ને એ સમજાવી રહ્યા છે અગ્રે એટલે પ્રથમમ સૌથી એટલે નો મતલબ શું એ તસ્માત જાય તે પ્રાણો એ શ્રુતિમાં કહ્યા અનુસાર સાક્ષાત સૃષ્ટિ છે આ પ્રથમ સૃષ્ટિ છે એટલે જે જેમાં સ્વયં ભગવાન જ બધું બન્યા છે જેને આપણે તત્વોની સૃષ્ટિ પણ કહીએ અન્યેપી સૃષ્ટિ ભેદા સંતિ પરંતુ આ જે સૃષ્ટિનો પ્રકાર કયો છે તેના સિવાય પણ બીજા સૃષ્ટિના ભેદ છે તે નિબંધે નિરૂપિત એનું નિબંધમાં નિરૂપિત ભગવાન ભગવાને આ બધું સત્ય આપનો અવાજ પણ બહુ કપાઈ કપાઈને આવે છે ભગવાન ઇતિ વૈષ્ણવ શાસ્ત્રે વયમ પ્રથમા સૃષ્ટિ અહીંયા કહ્યું ને કે ભગવાને આત્મમાયાથી પ્રથમ આ સૃષ્ટિ કરી તો એનું નિરૂપણ કરી રહ્યા છે કે વૈષ્ણવ શાસ્ત્રે એવો અયમ પ્રથમ આ સૃષ્ટિ વૈષ્ણવ શાસ્ત્રમાં આ પ્રથમ સૃષ્ટિ બતાવી છે અને વૈદિક હેતુ સ્વધર્મ શક્તિકાલ કર્મ સ્વભાવ આનામ સૃષ્ટિ પ્રથમા વૈદિક સૃષ્ટિની અંદર સ્વધર્મ શક્તિ કાલ કર્મ સ્વભાવ એની સૃષ્ટિ પ્રથમ થઈ છે તો एतस्मात् जायते प्राणः मनः સર્વેન્દ્રિયાણી ચ ખમ વાયુર્જ્યોતિરાપઃ પૃથ્વી વિશ્વસ્ય ધારિણી આની અંદર તો બધા તત્વોને ત્યાં સાક્ષાતથી કહેલા છે અને વૈદિકની અંદર સ્વધર્મ એટલે સૌથી પહેલા ધર્મનું વિભાજન એટલે સચ્ચિદાનંદનું શક્તિનું વિભાજન કાલક કર્મ સ્વભાવની સૃષ્ટિ પછી એની અંદર પ્રકૃતિ વગેરેથી આગળ મહા મહદ અહંકાર વગેરેનું ઘોર સ્થૂલ ભવન આ પ્રક્રિયા છે વૈદિકની અંદર બતાવવામાં આવી છે આ સુબોધનીમાં આ રીતે આનું નિરૂપણ છે હવે અનુવાદમાં જે હોય તે પછી જોઈ લઈશું જે વૈષ્ણવ શાસ્ત્ર જે કહ્યું છે એટલે તો આપણે ભાગવતજીમાં જે બ્રહ્માએ રુદ્ર નો ને જે બધું પ્રગટ થયું તે તો આપણે વેદમાં નથી જ ને વર્ણન શું બ્રહ્મા અને રુદ્ર ઉત્પન્ન કર્યા પછી એમની સરસ એટલે વાણી ઉત્પન્ન થઈને પછી એમના શું એમના નેત્ર એટલે કપાળ પરથી પેલું ગુસ્સો ક્રોધ આવ્યો એમાંથી રુદ્ર એ તો વૈષ્ણવ શાસ્ત્રમાં જ છે ને આમાં છે ને માં જ છે અને આજે જે વેદમાં છે હા એ જ પૂછું છું હા છે ને હા હા હાજર પ્રણામ જેજે જેજે આમાં આગળ એવું કહ્યું છે ને કે આ જગત દેખાય છે તે બધું જગત કાર્ય છે પરંતુ આકાશ વગેરે નિત્ય નથી એવો અર્થ છે તો આકાશ વગેરે નિત્ય નથી એ નથી સમજાતું છે આ બધું છે આકાશ વગેરે નિત્ય નથી એવું ક્યાં છે બીજી ફૂટનોટ છે ને એની નીચેની લાઈન છે જે શુદ્ધ ગુણો તો તેમના અધિષ્ઠાતા દેવના શરીર રૂપ હોય છે એટલે જે ગુણો શુદ્ધ છે તો એમાં દેવતાઓના ઉત્સવમાં જ હોય છે પછી આ જગત દેખાય છે તે બધું જગત કાર્ય છે પરંતુ આકાશ વગેરે નિત્ય નથી એવો અર્થ છે તો એટલે શું એ પછી જોઈશું મારી પાસે પુસ્તક અત્યારે નથી અવેલેબલ હા ભલે જોજો અને જે આમાં હમણાં જે આ પ્રશ્ન હાલુલથી ને પૂછ્યું ને એમાં બી જે વૈદિક સૃષ્ટિ માયા કરે છે માં જે આપ્યું છે ને એની એની નીચે પછી જે છે ને વૈષ્ણવ સૃષ્ટિ માં તો તે માત્ર સાધન છે એટલે કે માયા ખાલી સાધન છે એ વસ્તુને પણ જે સમજવાની છે એ નિમિત્ત કારણ છે સાધન છે મતલબ નિમિત્ત કારણ હા બરાબર બીજું શું હતું ઘટે રાજાનો એટલે મૂળ કારણ છે એ તો ભગવાન ત્યાં સાક્ષાત કરી છે પણ એમાં નિમિત્ત કારણ તરીકે માયા મૂકેલી છે સાધન તરીકે એવું ને જે હા એ રીતે આપણે હમણાં એવું કર્યું હા સંભળાય છે આપણે એ આજે સાક્ષાત જે સૃષ્ટિ છે ને એમાં એ સ્વધર્મ છે અને એમાં સૌથી પહેલા ધર્મોનું વિભાજન થાય છે એવું કહ્યું છે આપણે એ એ આવશે સમય ત્રણ ધર્મો છે એનું વિભાજન છે હેલો હા કાકા આમાં જે એ વાત કીધી છે ને કે ઘડીને કરેલા અને પૂરી ને કરેલા વાસણોના ભેદ જેવા વૈદિક અને પૌરાણિક જગતમાં ભેદ છે એની ફૂટનોટમાં એવું સમજાવ્યું છે કે ઘડીને કરેલા એટલે કે કુંભાર જેવી રીતે બનાવે છે એ અને પૂરીને કરેલા વાસણો તો એમાં એવું બતાવ્યું છે કે લાકડાના ફરમાં બનાવી તેમાં સિમેન્ટ નાખી જાડીઓ વગેરે કરે છે તે પૂરીને કરેલા છે તો એવી રીતે વૈદિક અને પૌરાણિક જગતમાં ભેદ છે તો આ એક્ઝામ્પલ ને આમાં કેવી રીતે સમજવાના કેમ કે વૈદિક સૃષ્ટિને જેવી રીતે આપણે પહેલા જોઈ તો જેમ અહીંયા વચન આપ્યું છે શાસ્ત્રનું કે સીધી ભગવાનમાંથી ઉત્પન્ન થયેલી ને પૌરાણિક જે ક્રમિક રીતે ઉત્પન્ન થાય છે તો એમાં એક્ઝામ્પલ ને કેવી રીતે સમજવાના કુંભાર જેવી રીતે સીધું માટીમાંથી ઘડો બનાવે છે એ જેવી રીતે ભગવાન માંથી ડાયરેક્ટ સૃષ્ટિ ઉત્પન્ન થઈ એ અને જે આખી પ્રોસેસ દ્વારા જે વાસણો બને છે એ પૌરાણિક જે ક્રમિક સૃષ્ટિ ઉત્પન્ન થઈ એવી રીતે સમજવાનું છે નહીં સંભાવામી આત્મમાયા એમાં કહ્યું ને આત્મમાયાથી હું આવું થાઉં છું એટલે પ્રભુ એને સાચો બનાવી દે છે ને એમાં ઢળી જાય છે હા ઢળી જાય હા ઠીક છે ટાઈમ ઉગયો કાકા પછી પૂરો નહીં વહેલા સાડા દસ બજે ક્લાસ હા હા તો આજે રેવા અહીંયા જ રાખવાનું